એ આવો આવો આવી ગયા બધા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી આવ્યા છે આરવ છે અને આમ દૂર દૂર કેનેડામાં બેઠા બેઠા સન્નીભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો સાંભળો સાંભળો આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું સાંભળજો વાર્તાનું નામ છે એક ચકલી <laughs> એક હતી ચકલી તે એકવાર રાજાના મહેલમાં ગઈ ઉડતી ઉડતી ત્યાંથી આ ચકલીને એક ઢીંગલો જડ્યો રાજાનો ઢીંગલો લઈને એ તો બોલવા લાગી રાજાના મહેલમાંથી મને ઢીંગલો જડ્યો રાજાના મહેલમાંથી મને ઢીંગલો જડ્યો રાજા આથી ગુસ્સે થઈને કે આંચ કિલો એની પાસેથી ઢીંગલો ઢીંગલો આંચકી લીધો એટલે ચકલી કે રાજાને ભૂખ પડી રાજાને ભૂખ પડી મારો ઢીંગલો આંચકી લીધો રાજાને ભૂખ પડી મારો ઢીંગલો આંચકી લીધો <laughs> રાજા કે અરે આ તો આપણે લોભી ઠર્યા એટલે કે આપી દો ચકલીને ઢીંગલો પાછો ઢીંગલો પાછો આપી દીધો એટલે વળી ચકલી કે રાજા મારાથી ડરી ગયો મને ઢીંગલો આપી દીધો રાજા મારાથી ડરી ગયો મને ઢીંગલો આપી દીધો નિંગો નિંગો નિંગો રાજા મારાથી ડરી ગયો મને ઢીંગલો આપી દીધો રાજા તો ખીજાયો એટલે એણે ચકલીને મારી નાખી અને એના કટકે કટકા કરી નાખ્યા પછી રાજા કે નાખો એના કટકા પર હળદર મીઠું ને મરચું એટલે હું એને ખાઈ જાઉં વળી ચકલી બોલી આજ તો હું લાલ પીળી થઈ આજ તો હું લાલ પીળી થઈ રાજા કે હજી તો ચકલી જીવે છે માટે એને વઘારીને તળી નાખો તેલમાં એટલે બોલતી બંધ થાય એની ચકલીને તો તેલમાં વઘારી એટલે વળી ચકલી બોલી આજ તો હું છાનાના થઈ આજ તો હું છાનાના થઈ આજ તો હું છાનાના થઈ રાજા તો ખીજાયો ને ખીજાતો ખીજાતો ચકલીને ખાવા લાગ્યો કાટ કાટ કાટ કરતો ત્યાં ગળામાં જતા જતા ચકલી બોલી આજ તો હું સાંકડી શેરીમાં ગઈ રે ભાઈ આજ તો હું સાંકડી શેરીમાં ગઈ રે ભાઈ રાજા કે ચાલો જવા દો એને પેટમાં પછી ક્યાંથી બોલશે ચકલી તો પેટમાં ગઈ પણ ત્યાંથી એ બોલ્યા વિના ન રહી તે બોલી આજ તો હું રાજમહેલમાં ગઈ છું ભાઈ આજ તો હું રાજમહેલમાં ગઈ છું ભાઈ લો બોલો રાજા તો બહુ જ ગુસ્સે થયો પછી સિપાહીઓને આસપાસ ઊભા રાખ્યા અને એમને કહ્યું જ્યારે ચકલી બહાર નીકળે ત્યારે એને કાપી નાખજો રાજા બેઠો અને ફરતા ફરતા ઉઘાડી તલવારે સિપાહીઓ ઉભા રહ્યા ત્યાં તો ચકલી નીકળીને રાજાના વાંસા પર બેઠી સિપાહીઓ જ્યાં તલવાર ચકલીને મારવા ગયા ત્યાં તો ચકલી ભર ઉડી ગઈ અને રાજાનો વાંસો કપાઈ ગયો પછી પછી ચકલી એક ઝાડ ઉપર બેઠી બેઠી બોલવા લાગી મને તો કાંઈ ન થયું મને તો કાંઈ ન થયું પણ રાજાનો વાંસો કપાયો મને તો કાંઈ ના થયું પણ રાજાનો વાંસો કપાયો <laughs> તો ભાઈ ચકલીની વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને બોલો લો આવી હતી આ ચકલી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો અને હવે સૂઈ જાઓ આવજો